પ્રવેશી અને એને ખોરાક ની ઈચ્છા થાય ત્યારે કોઈ મનુષ્યના દેહમાં પ્રવેશી એની ઈચ્છા પૂર્ણ કરે કે જે તે માં પ્રવેશી એને આત્માને પણ હણી લેશે તે દેહમાં પ્રસરેલ હોય ત્યારે એનો આત્મા તેમજ મન બુદ્ધિ હારી ના લે અમલ નહીં ફક્ત એનો જેમ દારૂ પીએ છે ને ત્યારે આપડે મન બુદ્ધિ ચિત્ત અહંકાર હોય છે તે અમલ નહી દારૂ નો જ અમલ ખાતું હોય કર્યું તે વાત વાત કરી આખા શાસ્ત્ર એક જ કહેવા લાગે છે ત્યાં મેં લખ્યું છે એમાં તો તારે જે અમૃત સમજશે મેં એક વાક્ય અવશ્ય સમજશે કે રોકે જીવ સચન ધપા અમે અવશ્ય શું કહે છે રોકે જીવ સચન પણ દાદા એ સ્વચ્છંદ રોકાય કેવી રીતે એ સ્વચ્છંદ રોકાય કેવી રીતે સ્વચ્છંદ આ મેં કર્યો તો એને રોકે ને એ સ્વચ્છંદ રોકાય કેવી રીતે ના એટલે એટલે પાછું બીજું વાક્ય કહ્યું સજીવન પૂરતી વગર જે કઈ પણ કરવાનું બંધન છે એમાં હૃદય એટલે સજીવ મૂર્તિ ફરી કહે તો બે એટલે સવારમાં અત્યારે નહીં વાપરવા કશું વાપરવાનું બે પૂરવા ચોપડી ઓળી બાજુ મૂકી દે સવારમાં કોઈ મુક્ત પુરુષની પાસે જા હિન્દુસ્તાન નો કોલ પર કર કોઈ જગ્યાએ જડી આવે કદે ના જડી આવે તો પાંચ અવતાર દસ અવતાર પણ એને એની બાધા જાય નિયાણું કરે નિયાણું કરતું મળે આવે બુદ્ધિ છે બુદ્ધિ છે તો જ્ઞાની પુરુષ ને ઓળખાણ જ્ઞાની પુરુષ હોય પણ એની ઓળખાણ પડતી નથી તે પેલા જે ત્રણ દોષ કૃપાદેવી જે કીધા છે માન રાગ અને અરે ના આપણે ઓળખાણ શું ઓળખાણ લોકોને પૂછીએ ક્યાં રાગા તમે હારા રાગા છે તમે હદે છે લાડો અમને સારું પોતાની અક્કરથી ના આવતું પોતાના અક્કર હોય નહીં અને નાનો છોકરો પ્રિન્સિપલ ની પરીક્ષા કરે શું કરે પ્રિન્સિપલ કે આ પ્રિન્સિપલ સર મારે લાયક છે એવું પ્રિન્સિપલ ની પરીક્ષા કરે નોનું છોકરું મેટ્રિક થયેલો માણસ હોય પ્રિન્સિપલ ની પરીક્ષા કરે કે આવો આવો આવો લાવો પ્રિન્સિપલ પરીક્ષા કરો પછી પ્રિન્સિપલ તરીકે રાખો કે શું સમજો તમે એને હવે એ પોતાની માંગણી પ્રમાણે કે પોતાના પોતાના વિચારો પ્રમાણે કે એ પ્રમાણે માગે કેવી રીતે મળવાનું એ નાનું છોકરું પોતાની માંગણી પ્રમાણે કે પોતાના વિચારો પ્રમાણે માગે તો કેવી રીતે મળવાનું એક નાનો છોકરો પ્રિન્સિપલ ને પરીક્ષા કરવા જાય તો આ લોકો શું કે પ્રિન્સિપલ શું કરી પ્રિન્સિપલ સારી કરી પરીક્ષા લઈ શકે જ્ઞાન ની બુદ્ધિ છે જ્ઞાન ની પરીક્ષા લેવાનું મારે બધા પૂછને કે કોઈ જગ્યાએ છે પૂછી લઈએ શું ખોટું તમે કહો કે જ્ઞાની હોતા જ નથી પછી ફરવાનો ક્યાં ખરાબ આપડે પરીક્ષા જ્ઞાની પરીક્ષા કરવાનું પરીક્ષા બધા લોકો આજુબાજુ પૂછ્યું અને આપણે જોઈએ કે લોકો જરા હોશિયાર છે બધા છે બધા કેમનું સભાર છે બહુ સારું છે આપણે એ કરવાનું જે થાય છે એ કરી પણ નાની નાની

બધું ક્રોધમાન માં હોય તે બધું ભય નહીં ભાગ્ય જ નહીં સર્વસ્વ સર્વસ્વ થી બચ્યા ઓર્નામેન્ટલ માર્ગ પછી એ પેલા ઓર્નામેન્ટલ માં જ આવે ને એ બધા એ સમજાવવાના ને

કઈક કરીએ છીએ એવો એક જાતનો એક એક ખોટો એક આત્મસંતોષ રહે છે ઓર્નામેન્ટલ માર્ગ ની અંદર કઈક કરીએ છીએ એવો એક વાતાવરણ કેટલું સુંદર લાગે વાતાવરણ લાગે બધું ભૌગોલિક મસ્તી બધા વાતાવરણ રસ્તા બધા લોકો ગમે અરે વિરોધાભાસ અરે ભાઈ હવે ઉત્તર પર દક્ષિણ રસ્તો જે બસ જતો તે એનો અર્થ શું છે ઉત્તર માં દક્ષિણ <laughs> વળનાર નહીં એટલે થઈ ગયા એટલે તમને વળનાર હોતો ભાઈ આપણી વગેરે સારી કે છે આવો યોગા માન ને વળનાર જમતો નથી પણ હવે Terima kasih. આપણે એને દેખાડ કે દેખાય કેવું નહીં દે પોતે પર આપણે હજી પણ નથી કરું નામ આખો દરરોજ તપ કરે અને એક કલાક આગળ વધી જાય આનો ફળ તો આનો અવર્ણનીય ફળ છે બહુ

આપડે બોલ્યા કરીએ બોલ્યા કરીએ હા જમેલા છે એટલે જય જય કિંમત ના થાય એટલે દાદા આના જે વાઇબ્રેશન ઉભા થાય વાઇબ્રેશન પેલા જે કહેતા હતા ડોંગરે કે હજારો વર્ષ પહેલા પણ કોઈ ઋષિ મુનિ અમુક પ્રકારે ઓમ બોલી ગયો હશે એના જે પ્રત્યાઘાતો અંદર ચાલુ રહે એ ક્યાંય પકડે ખરા કે એમ આ જે આખો ઉભો થાય નાદ આ નાદ નથી નાદ હતો નાદ

એટલે પ્રકાશ એટલે સર્વ સ્વાધીન આ વાક્ય ન હોવું પડે હવે આ પ્રકાશ ને સર્વ સ્વાધીન ના રાખે તો લોકો દુરુપયોગ શું કહ્યું હોય તે માગણી કરે કે મારા પ્રમાણ છપાવવું છે સ્વતંત્ર છપાયેલી ત્યારે ભાગ મળી શકે છે શું કહ્યું પ્રકાશ પોતા આપવાની દોર મુકાય નહીં જોડાય નહીં ખોટું છાપી મારે પરમિશન વગર રિપ્રોડ્યુસ કરવી એ ડેન્જરસ છે કે છે એમાં શું થશે એક વાક્ય અહીંથી લે છે એક અહીંથી લે છે એક અહીંથી લઈ લે છે કેમ સર્વ હાથ લખો કેમ લખો કે એક અક્ષર છપાવે આપવા દેવાય નહીં ને અધિકાર ના હોય ફક્ત એક લાયકાત વાળો માણસ હોય તો પરવાનગી આપે પણ તે અરે એકલા ને અપવાદ તરીકે લગી ના અપાય કારણ લોકો દુરુપયોગ કરે એટલે માનવ સ્વભાવ જ એવો છે દાદા કે પોતાને અનુકૂળ હોય લઈ લે

અને આ એકાગ્રતા તો ઠીક છે પણ આ કીર્તન ભક્તિ નું એકદમ ફળ મળે ચિંતુ કીર્તન ભક્તિ નું શું ફળ મળે શું જાળવા વાળું ઉડાય છે સાફ કરી નાખે બધા અંદર આવરણ ના જાળવા મારી તોડીને ધગવાય અને સમજાતી અત્યારે અત્યારે ના આવતી રહે અરે દવા પર જઈ અને એક માણસ જતો પેલા જતો પેલા થતા ફૂલના એ બધા પાંચ પચાસ ભેગા થયા રહી જતો હતો લઈ જઈ દવાખાના ચડાવી જતો હતો બધા દાદા માણસ જે કાંઈ બોલાતો કેમ થઈ ગયો ડોક્ટર કેમ બીજે કરાવવા આવે આવું અગોર વસ્તુ પ્રાપ્ત થાય કામ નીકળી જાય ગમે તે માણસ અજાણ્યા મળે પણ જતે ગલે કેટલી જગ્યાએ અજાણ્યા અજાણ્યા લોકો બહુ માણસ બોલે લોકો આપણા દેખાય છે ને આમ બોલજો પછી ભગવાન ભેગો થયો ના થયો સવાલ તરત જ પરામર્શ ગેસ આપણે જલેબી ખાતા કર્યું ને એટલે બધું બને ના બને બને શું બને જલેબી મારે મારતા જલેબી કંદન જોઈએ નહીં ચિંતા ઉપાધિ કશું નહીં વૈભવ સુખ પછી વાતચીત કરવી છે કે આવો આવો આવો ને પ્રત્યે આત્માને અલગ અનુભવો એના માટે સાધન છું એના માટે સાધન છું આત્મજ્ઞાન અને ભેદ વિજ્ઞાન દેહ ને આત્મા બે નો ભેદ પાડી આપે એવું વિજ્ઞાન કે આ ભાગ દેહ અને આ ભાગ આત્મા એવું ભેદ વિજ્ઞાન જે કાર્ય આપે તે બે જુદું અનુભવ કરવામાં જેમાં કાંકરા અને આ ઘઉં ગૌર કાંકરા બે જુદા પાડવા પડે ને એ દેહ ને આત્મા બે જુદા પાડવાના દેહ કયો ભાગ અને આત્મા કયો ભાગ એ જાણનાર જોઈએ ને માટે ધ્યાન એને માટે ધ્યાન કરવાની જરૂર ખરી આત્મ ધ્યાન માટે સમય કાઢીને એના માટે ધ્યાન કરવાની જરૂર ખરી આત્મ ધ્યાન કરવા સમય કાઢીને બેસવાની ધ્યાન તો ધ્યેય નક્કી કર્યા પછી ધ્યાન ધ્યાનમાં કરનાર કોણ અને ધ્યેય શું છે આ બે ભેગા થાય એટલે ધ્યાન ઉત્પન્ન થાય શું જાતા ને તે ભેગા થાય એટલે ધ્યાન ઉત્પન્ન આપણે ધ્યેય આત્મદર્શન લેવું ને ધ્યેય આત્મદર્શન ધ્યેય આત્મદર્શન લેવું આમાં ધ્યેય છે તો આત્મદર્શન લેવું હા આત્મા પ્રાપ્તિ કરવાનો ધ્યેય આત્મ સમાધિ કરવાનો ધ્યેય આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો ધ્યેય એ ધ્યેય અને પોતે ધ્યાતા બે નક્કી થાય ત્યારે ધ્યાન ઉત્પન્ન થાય હવે આત્માનો ધ્યેય નક્કી કરવા માટે આત્માનું જ્ઞાન જાણવું છે કે આત્મા શું છે આત્માનું જ્ઞાન જાણે છે ધ્યેય તરીકે મુકાય તો મુંબઈ જવું છે ધ્યેય ખરો પણ મુંબઈ જાણવું છે આજુબાજુનું છે તે વાત એ જોવું જોઈએ બધું જાણવું પડે ત્યાર પછી મુંબઈ જવાય શું કહ્યું આ વ્યવહારમાં એવું આત્મા શું છે બધું જાણવું પડે એ જાણી જાય તો પછી ધ્યાન ની જરૂર જ ક્યાં જાણી જાય પછી કદી જ્ઞાન ની જરૂર ન ધ્યાન ધ્યાન ની તમે કોઈ કાર્ય જોયેલું ખરું આ આત્મા ને આત્મા નો સ્વરૂપ આનંદ જેથી અલગ ઇન્દ્રિયથી અતિત તે સ્વરૂપ આનંદ એટલું સાધારણ છે અનુભવ માં આવે શું કે છે થી અલગ દેહ આત્મા નો આનંદ એવો કઈ સાધારણ અનુભવ માં આવે ના પણ આત્મા કજું કરે છે આપણા દેહ માં રહીને એવું તમને શું લાગે શાસ્ત્રો વાંચે છે શાસ્ત્રો છે છે શાસ્ત્રો કે શાસ્ત્રો ના કયા લખ્યા પ્રમાણે આધાર પડે છે એ પ્રમાણે શાસ્ત્રો વાંચે સાંભળે એ પ્રમાણે શક્તિ પ્રમાણે અમલમાં મૂકે શાસ્ત્રો વાંચે સાંભળે પછી એ પ્રમાણે શક્તિ પ્રમાણે એને અમલમાં મૂકે ત્યારે ત્યારે આપણા લોકો આત્મા કે છે ને એવું આત્મામાં આવું કોઈ ગુણ નથી તેથી આત્માનો ભેદ જડતો નથી આત્માનો ભેદ ભોગ કરો ભોગ એકાદ કોઈ હોય જ્ઞાની પુરુષ મુક્ત પુરુષ તો ભેદ પાડીએ તો કે આત્માનો ભેદ કોઈને જાણે નહીં અરે આત્માનો દેહ ને આત્મા બે કઈ જુદા પાડવાના જે પેલો પાણી લાવ્યો હતો તેમ જુદો થઈ જાય પાણી એક થયો હોય તે જુદો થઈ દેહ ને આત્મા જુદા મુક્ત પુરુષ તે જુદા થયેલા હોય તો જુદા પણ દાદા એ શું થાય છે આત્મા એક મોટો શબ્દ જ રહી જાય છે આત્મા આત્મા આત્મા એમ શબ્દ રહે છે એનો કઈ કશો પરિચય નથી મળતો ચાર વેદ ચાર વેદ ભણી રહે એટલે વેદ બોલે ધીસ ઇઝ નોટ અહીં ઠાકુર કરવા કેવા આત્મા વેદ માં હોય નહીં કે આત્મા પુસ્તક માં હોય નહીં ધીસ ઇઝ નોટ ગોટ જ્ઞાની કે જે ચાર વેદના ઉપરી છે ના એમ કે છે કે કલ્પિત આત્માની વાત થાય પણ એ કલ્પના આવવી જોઈએ ને નો કઈક દેહ તો હોવો જોઈએ આપણે પ્રતિષ્ઠિત કહીએ આપણે પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત કહીએ છીએ આપણે મૂળ આત્માને નથી પ્રતિષ્ઠિત કહેતા આ બધું ક્રિયા કરે છે બધું પ્રતિષ્ઠિત આત્મા કરે મૂળ આત્માને જાણે તો છુટકારો એટલે શું થયું દાદા એમાં પ્રતિતિ નહીં આવી એમાં પ્રતિતિ નહીં બેઠી પ્રતિ બેહે નહીં અને શંકા જાય નહીં આત્મા આવો છે તેવો છે શંકા જાય નહીં કોઈને ગયેલી નહીં હિન્દુસ્તાનમાં એક માસ એવો નથી જેને આત્મા આવો છે તેવો છે એવી શંકા કરેલી હોય એની વસ્તુ નથી આ તો બહુ ફરક નાની પુરુષ હોય ત્યારે કઈ ના હજારો માણસો શંકા જાય મૂકી જાય મૂળ આત્માને જાણવાનો ઉપાય મૂળ આત્માને જાણવાનો મૂળ આત્માને જાણવાનો કઈ ઉપાય એ જ્ઞાની પુરુષ ને કહેવાનું કે આપણે સાહેબ મારું કઈ મારે કઈ આત્મા બે જુદા પાડી આલો એ પાડી આવે કારણ કે ડોક્ટર પાસે જઈએ સાહેબ ડોક્ટર ને કહે સાહેબ અહીં આ દરદ થયું છે તો આ ભાગ વધ્યો છે એ ગ્રંથિ કાપી લો તો ઓપરેશન કરી નાખે એ જુદું કરી આપે જુદા જ્ઞાની પુરુષ બધું જુદું કરી આત્મા બે જુદા કરી આપે પછી એકાકાર ના થાય એકાકાર પછી થાય નહીં અને તો સુધી જુદા પડે નહીં જ્ઞાની પુરુષ ના સિવાય જુદા પડે નહીં કારણ કે જુદા પાડતી જ્ઞાન એટલું કામ નથી કરતું જ્ઞાનાકૃતિ પાપો પ્રસ્તુભૂત કરવા પડે અને ભગવાન ની કૃપા ઉતારી બધા ટાઈમ સાથે થાય ત્યારે કામ થાય જ્ઞાન એકલાથી કામ થતું હોય તો આપડે બોલે આપડે જો બોલીએ છે ને એવું બોલેલું કામ થઈ જાય ના એના આપડે જેવું બોલીએ જેવું પેલો બોલવા મળ્યો પછી મળે નહીં તો દાદા પછી આપ આપ જે જ્ઞાન જ્ઞાન ના વખતે જે બોલો છો આપ જે જ્ઞાન ના શબ્દો બોલો છો એ કોઈ ટેપ રેકોર્ડિંગ કરીને પછી એ બોલ્યા કરે હા તે કશું થાય એટલે એનું કશું ભલે નહીં ઉઠતું લોકો જોખમ માં મુકાય એટલે આપણે ભગવાન કારણ કે રાત્રે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે ત્યાં ત્યાં તે તે આશરે આત્મા અહીંયા આગળ કોઈ હાથ કરે નહીં અહીં હાથ કરવો બહુ જોખમ છે આત્મા પ્રાપ્ત કરવાનો શબ્દ થઈ ગઈ એની પાસે જ્ઞાનાગ્નિ થી પાપો વસ્તુભૂત થાય શું થાય છે બીજું શું થાય છે આત્મા બે જુદા પડી જાય બીજું શું થાય છે કે ભગવાનની કૃપા ઉતરે છે એટલે નિરંતર જાગૃતિ ઉભી થઈ જાય અને પ્રજ્ઞા શરૂઆત થઈ જાય એટલે તમારે જયારે ઈચ્છા હોય ત્યારે કેવું અહીંયા આગળ બેન ને કેજો તમે આ બધા થઈ ગયેલું છે એટલે બધાને એલર્જી એવું એ એલર્જી હોય એમને પૂર્ણ જાગે એલર્જી હોય તો પૂર્ણ જાગે ને એમનું ને અમારું ના અમારું પૂછ જાગે ક્યારે એ એલર્જી હોય તો એ એલર્જી હોય વેપારી હોય કે આપડા બાપ નું શું થાય ભગવાન એ તો મહાવીર થઈ ગયા કૃષ્ણ થઈ ગયા તો એ પૂછ્યું છે એમને ના પણ અહીં ભગવાન નથી આ આ દાદા ભગવાન આ દાદા ભગવાન આ તો જ્ઞાની પુરુષ છે અહીં નથી અહીં તો હું તો આ બધાનો આખા બધાનો આખા જગત નો શિષ્ય છું શું છું અને જ્ઞાની પુરુષ છું મય પ્રગટ થયેલા છે એ દાદા ભગવાન છે હું આમ કરી નમસ્કાર કરું છું મય પ્રગટ થયા છે ચૌદ લોક નો નાશ છે એ જ દાદા ભગવાન એટલે એ પૂછે તો ખબર પડે ના પૂછે તો હું પૂછાય ઘૂસાય જ કરે તો આજે વાંચે એટલે પૂછે અમને પૂછે કે આ ભગવાન કોણ છે એટલે અમને પૂછે એટલે અમે તો કહીએ અમને બહુ માલુમ નથી પણ હવે આપડે તો આ રૂબરૂ જઈએ તો આપડે મેં કીધું કોઈ વખત ખુલાસો કરી લઈશું એમ તો આમ કોઈ એમને પૂછે કે આ ભગવાન કેમ કે છે એટલે કે મને તો કેવો ખુલાસો હા ભગવાન શું છે કોઈ જાણતું નથી કલ્પના ના ઉભા કરેલા તેવા અહીંથી દેખાતા નથી એટલે શંકા કરે કે વાત એવી છે એ મારા મિત્ર થાય હા ચિનુભાઈ છે મારા ભગવાન શબ્દ નો ખુલાસો સાંભળ્યા પછી એને કોઈ વિકલ્પ રહેતો નથી પણ બહાર જે છે તેને બીજા માણસો ભરતા ફરતા ને પૂછે એટલે એ કે ખુલાસો કરી શકે નહીં એટલે એ વસ્તુનો જરા કોઈ અવાજ તો પૂછવા માટે આવ્યા હોય ને એને જો બરોબર જો ખુલાસો થઈ જાય તો બહારના માણસોને બહુ મોટો ઉપકાર થશે કારણ કે એ લોકો પેલા રજનીશ ભગવાન જોડે જોડી દે છે એટલા માટે મારે પૂછવું પડે રજનીશ ભગવાન જોડે આપણે જોડી દે એટલે કે મારે ખાસ પૂછવું રજનીશ સાહેબ બધા ભગવાન હિંમત જેવા લગતા Ya la niña...